તો એવી માટે એનું દાન આપવું અને પછી જેની પાસે પૈસા ના હોય બીજું કશું અડચણ ના હોય તો અભયદાર એટલે તું કોઈ જેની ભય ના લાગે એવી રીતે હોય કૂતરાને ભય ના લાગે એવી વાત બની છે કે ના બની આ ચાર પ્રકારનો દાન બીજા કીર્તિદાન છે તે તમે દવાખાના પૈસા આપો હાઈસ્કૂલમાં આપો બીજી ગયા પછી બધા કીર્તિદાન કહેવાય શું કહે કીર્તિદાન એટલે શું કે એનો એનો બદલો એને બની ગયો તમે એ તમે કયા કયા વગર આપો તો આવતા બહુ બદલો પડે નહીં તો અહીં લોકોએ બદલો આપી દીધો ભાઈએ આ છે બે લાખ રૂપિયા આપ્યા બે લાખ તો સમજ ને કીર્તિ મળી ગઈ તમને અને જો કયા કયા વગર આપો તો આવતો બહુ બધા બહુ પ્રકારના દાન દાન ના હિસાબ ને પારકા માટે વાપરવું પારકાના સુખ ને માટે એમ દાન પોતાના સુખ ને માટે વાપરે એ તો અનંત અનંતરતાથી બધા એ જ કરે છે હોય તો વાપરવું ના હોય તો કઈ છે આપણને ખબર કઈ ભાઈ પૂછે છે કે આપણને ખબર કેવી રીતે પડે કે પાત્ર છે કે કુપાત્ર છે દાન આપવા માટે દાન આપવા માટે પાત્ર છે કે કુપાત્ર છે એવું ખબર કેવી રીતે પડે કુપાત્ર હોતો જ નથી મને ભેગો થયેલો મને ભેગો થયો ને એ કુપાત્ર હોતો જ નથી દાન માટે દાદા આપણે દાન આપીએ કે પાત્ર છે કે કુપાત્ર છે દાન દાન આપતી વખતે બધા મારું શું કહેવાનું કે પેલો દવાનું કે છે ને તો દવાનું કાગળ લઈ રોકડા નહીં આપો પેલો ભૂખ્યો હોય તેને ખાવાનું પૈસા નહીં આપો ખાવાનું સમજો ને બધી ઊંડા ના ઉતરું કે આ ખાવાની ચીજ આપે છે એવું તો બધું ઊંડા ના ઉતરું બહુ ઊંડા ઉતરવાનું ફાયદો નહીં તો તમે તમારી જાત ગળી જશે બધી ત્રણ વે પર સમજો ને પુસ્તક નું દાન તો ઉભારું દેખાય એવું છે કે તમને સારા પુસ્તક વાંચ્યું હોય અહીં સત્યનારાયણ સંઘમાં એક પુસ્તક એમને પચીસ હજાર નું છપાયું તો એમને દાન કર્યું એમને પચીસ હજાર નું છપાયું દાન કર્યું એ તો બધા લોકોને લાભ થઈ જાય એટલે લોકો કે ને પાણી વ્યવસ્થિત દડો જ કહેવાય લિમિટ હોય તો અવ્યવસ્થિત નો વ્યવસ્થિત લિમિટ ઇફ લિમિટ હોય દેર ઇઝ નો અવ્યવસ્થિત વ્યવસ્થિત હોય એટલું એટલું જ કામ કરે દસ વખત ચોરી કરે તો વ્યવસ્થિત ના દસ જ વખત લખેલું હોય એમ અનુજ અનુજ કલાક ખબર નહીં પછી પરમાત્માની ખોજ કેમ કર્યા કરે છે આત્મા પોતે પરમાત્મા છે તો પછી પરમાત્માની ખોજ કેમ કર્યા કરે છે ના કે છે સવાલ બીજી રીતે મૂકે છે કે આપણામાં જ આત્મા પરમાત્મા છે તો પછી આપણે કેમ ખોજ કર્યા કરીએ છીએ બાર રસ્તો ભૂલા ભર્યા પછી આપણે ચાલવું જ પડે ભૂલા પડ્યા આપડે જે ગામ જવું છે તે ગામ ના જડે ભૂલા પડ્યા એટલે પછી પાછું ધર્મે રહેવું ચાલવું પડે ને તો તો કહીએ છીએ પણ આ ભૂલા પડ્યા છીએ ભૂલા પડ્યા એટલે રસ્તો બધો ઊંધો પેલો રસ્તો થતો મળે તો પતાય રસ્તો જ ઊંધો છે આખો સાધુ સંન્યાસીઓ આચાર્ય બધા રસ્તા નહીં તો ચિંતા કેમ રહે છે ઉપાધિ કેમ રહે કશું ના દુઃખ ભય જ નહીં મનુષ્ય કેવી દુઃખ હોય પછી તમે આત્માની પાસે રૂપિયો ના હોય એમના એક ડોલર ના અને ભિખારી પર આત્મા પરમાત્મા એમ પર ભિખારી એમ માને કે ડોલર લઈને જીવીશ આત્માને જીવવાનું કઈ રહે આત્મા પોતે પરમાત્મા આત્મા થઈ જાય પરમાત્મા થઈ જાય આત્મા ખાવ એક થવું છે થવું લોસ એન્જલ્સ આવો જતા ચિંતા નહીં ના પણ થાય એટલે એનો અસર છે એક વખત થઈ ગયો વખત થયું બીજું પૂછ્યું એ આત્મા થાય તો પરમાત્મા છે આત્મા થતો નથી ડાયાબિટ ડાયાબિલ તમે શું નામ છે છીટુભાઈ છીટુ છીટુભાઈ છીટુભાઈ તમે છીટી છીટી ગયો છો તમે આજ્ઞા થયા હવે તો કામ થઈ જાય તમે આત્મા થયા આત્મા થયા કામ થઈ આત્મા થવાની જરૂર જ નહીં જરૂર જ નહીં તમે આત્મા થવાની જરૂર થઈ તમને કેમ ડોલર છે બધા એ ચાલે નહી ડોલર કામ આપે નહી આત્મા થવું જ પડે નહી ખાવ થોડો આવો જઈશું હવે બધા બધા આપણે ખંડુભાઈ છે મેં કીધું ખંડુ પટેલ સાથે આપણે ધંધામાં જઈએ તો મારા કાકાને રમેશભાઈ ના સાત ચોરાસી સવારે સાંજ ખુશી લગ્ન ખાના ખાતા પીતા શું થાય और इज नॉट क्रिएटर और जो विचारक नहीं है इसके लिए सब गॉड इज क्रिएटर है गॉड इज क्रिएटर नहीं बोले तो सब स्टोर में कुछ रहेगा नहीं सब ले जाएगा सब उसका भाई होना चाहिए भगवान का और जो विचार के लिए नहीं देते हम हम प्रूफ बताता है कि God is not created of this world at all only scientific circum evidence हो गए ફ્લોરિડા થી બેન આવી છે ફ્લોરિડા જ્યાં વિષય સફળ હોય ત્યાં ના વિષય તો કામનો જ નહીં ધર્મ વિષય હોય જ એ તો પ્યોર આદમી છે એમાં પ્યોર આદમી છે તમે અધિકારી છે અનાધિકારી અમારે અધિકાર નથી કોને કહ્યું તમને કોણ કહેનારો અધિકારી ના અધિકારો અધિકારી કહેનારામાં જ અધિકાર નથી હોતો આ લોકો જે અધિકારી કહે ગુરુઓ એના બરકત એમાં બિલકુલ અધિકાર નથી હોતો એના કરતા તો મને ભેગો થયો મને જેવો તે કહેવાય ભેગો થયો જેવો તેવો અધિકારી નહીં કહેવાય કયા કે ભેગો થયો सिक्सटी डिग्री है तो हम भी वो डिग्री के लिए दादा भगवान ऐसी दे देगा हम ऐसे करके बोलता है बोलना चाहिए नहीं चाहिए हाँ तो आप भी बोलेगा तो आपके अंदर दादा भगवान प्रकट हो जाएगा समझ गए ना तो आप बोलाओ आप बोलाओ और ये बोले सब आप दोनों दोनों बोलाओ और ये सब बोले આપણે ગમે તે ધર્મ પાડતા હોય તેનો નથી પણ કાંઈ પવિત્ર પવિત્ર નદી હોય તો નાવામાં શું વાંધો છે એમ નાવાથી વાંધો ખરો એ આ પવિત્ર નદી છે તમારે ના ડુબકી મારી લીધું મારી લો તમે જે કરતા હોય એને અમે કઈ હલાવતા નથી તે તમારી પાસે જ રાખો ભાઈ તમારે કઈ ફેરવા નથી આવ્યા કોઈને જે જ્યાં છે ને ત્યાં જ બરોબર છે શું કહ્યું હવે ફેરવા નથી આયા તો તમે એમ કહો કે અમને દુઃખ છે એમ જતું નથી તો અમે તમને એ કરીએ બાકી અમે કઈ દખલ કરવા આવ્યા નહીં અને તમારે નાવું હજાર એ ગંગાજી જાતા હે इसमें डुबकी मार के न रखो समझे नहीं? ये गंगा जी है ये बात तो सच बात है आप समझ रहे हैं? अभी कुछ बात है थोड़ी देर पड़ी रहा मुंह पर आनंद हो जाए भाई के लिए ये दुनिया आगे चली जाए तो दुख नहीं होना चाहिए कोई बात है तो खुला दिल हो जाए बैल खुली हो गई खुली हो गई खाली नमस्कार बोला इतना खुला हो गया तो अंदर भगवान है वो हमको नमस्कार नहीं करता है सब लोग तो अंदर भगवान की नमस्कार करता है हमको हम तो ना बोलते हमारे काय के लिए नमस्कार चाहिए तो अंदर वाला भगवान के तार जोड़ता है और नमस्कार करता है तो कुछ बात करे बात उदासीन तो नहीं रहना चाहिए उदासीन उदासीन तो क्या किले का रखने की वो वर्ल्ड की मोह मोहनी चीजों है नी मोह वहाँ उदासीन दे रहना है मोह की साथ ज्ञानी के साथ उदासीन कैसा रहता है मोह मोह होता है नहीं? वो सब स्टोर देता है सब चीज कितनी होती है वहाँ उदासीन रहेगा मोह नहीं हो रहा वो उदासीनता है वो तो ज्ञानी पुरुष है आप जो कुछ मांगो वो देना चला जो कुछ मांगो आप तो इधर इधर उदासीन नहीं होना चाहिए तुम्हारे जो करना है करो हमारे ये नहीं है कि तुम्हारे जुदा हो ये हमारा तुम्हारा कोई हम, हमको नहीं है ये बॉडी मेरा नहीं तो फिर ये कैसा मेरा होता है और मैं तो आखा वर्ल्ड का शिष्य हूँ कोई का किसी का गुरु नहीं हुआ है समझ में गुरु तो बड़े लोग होता है हम छोटे आदमी कहते हैं कि किसी का गुरु हो सकता है हम लघुतम लघुतम એટલે छोटे आदमी सबसे छोटे आदमी तो हम किसी का गुरु हो सकता ही नहीं और दूसरी बात में रियलिस्टिक हम गुरु गुरुत्तम है हम हमसे कोई बड़ा नहीं है समझे नहीं? और इधर रिलेटिव में लघुतम है हमसे सब बड़ा है और रियल में हमसे कोई बड़ा नहीं है समझे नहीं? भगवान भी बड़ा हमसे नहीं। क्योंकि भगवान हमको वट हो गया है हमको वट हो गए એટલે જો કોઈ पूछना है तो पूछो पूछो और पूछा पूछ के પછી आपके वहाँ जो जाना है जाओ फिर कोई हरकत नहीं हमको कोई नहीं, नहीं है कि हमारे यहाँ रखने का है क्योंकि हम हम भी शिष्य है जगत का वर्ल्ड का शिष्य है आखा वर्ल्ड वर्ल्ड का पर पिताजी हम को गुरु नहीं बताता गुरु तो गुरु का क्या अर्थ है आप समझते हैं हाँ। पिताजी को पता होता है कि बच्चे को क्या चाहिए बच्चे को क्या मालूम कि उसके लिए क्या अच्छा है इनके पिताजी को पता है पता चलता है कि बच्चे को क्या जरूरत है बच्चे को तो आप ही बताइए तो हाँ। तो हमने तो बताया कि नहीं वो एम आई इतना ही जानने का दूसरा कोई जानने की जरूरत नहीं वो खाली सब डेकोरेशन है तो हिंदुस्तान के लिए हिंदुस्तान का लोग के लिए हु एम आई जानने का है इधर का लोग के फॉरिन का लोग के हिंदुस्तान बिना सब लोग के वो अवेयरनेस रहना चाहिए बस इतना ही धर्म है वो सब हिंदुस्तान सियाई सब लोग है वो सब विषय मत है निरंतर विषय में रहता है तो वहाँ अवेयरनेस होना चाहिए कि विषय होता है इसके ऊपर अवेयरनेस होना चाहिए बस इतना ही धर्म इनका है और हिंदुस्तान का धर्म वो है हमारे वो जानने का है फिर वरिष्ठ तो होना ही नहीं चाहिए वरी वरिष्ठ है वरिष्ठ से क्या होती है वरिष्ठ से दो पाव के बदले चार पाव होता है और एक तेल ज्यादा रहता है समझे? क्या फायदा है इसमें એક એનિમલ પશુનો અવતાર હતો. और तो कृष्ण भगवान ने बोला है कि जीव तुम सोचना જીવ ને કૃષ્ણ ને કરવું હોય તે કરે જીવ તું સિંધ ને સોચના કરે कृष्ण ने करू है તે કરે तो भी आप सोचना करता है कृष्ण को मानते नहीं कृष्ण को कोई मानता नहीं करता हमको रात रोज बात बताता है कोई हमारा चीजें हमारा एक शब्द भी मानता नहीं और सब सोचना करता है कृष्ण ने नहीं बोलाया था जीव तो सिंध ने सोचना करे कृष्ण ने लोग इधर बोले. પણ ભગવાન કોઈ માનતો નથી ગાંઠતું જ નથી એક જણે મેં પૂછ્યું મેં કહ્યું, ભગવાનની વાત તો તું સોચરા કરવાથી બંધ કરી દે તો કે ભગવાન તો કે મારે કઈ છોડ્યો છે હું એમાં આવું બોલે છે? ક્યાં કૃષ્ણ ભગવાન એની વાત ક્યાં એક આટલું જો કૃષ્ણ ભગવાનની વાત સમજે તો ફરી કૃષ્ણ થઈ જાય આ તો બધું ડેકોરેશન છે બધું અને બધો જુનિયર કોર્સ બધો સમજ પ્રાઇમરી કોર્સ પ્રાઇમરી કોર્સ એ કોલેજ નો કોર્સ જ નહીં આવે મગર પણ ફાયદો છે પ્રાઇમરી કોર્સ નો ફાયદો શું છે કે સ્લીપ નહીં થઈ જાય બીજી કોલેજ નહીં પછી ક્યાં કરે બીજી કોલેજ હોય કોર્સ ભાઈ સારા સારા મળ્યા હોય સ્વામીઓ ગુરુઓ આ ચિંગડાના કહે ને તો એ કઈ સારા માણસ કહેવાય કોઈ નિંદા નહીં કરે તો પછી ત્યાં અટકી રહેતો સારું તો પણ જયારે નિંદા થાય જે વિષય હોય તો જે પૈસા ખૂબ લેતા હોય એવું તેવું લેતા હોય ત્યાં નહીં પણ પોતાના મેન્ટલ સુખ લેતા એવા તો જ નહીં तुम क्यों नहीं बोलती है कुछ बोलना है अपने जुड़ा नहीं है अपने एक ही है अपने सब लोग भारतीय है मैं भी भारतीय हूँ પૂછે છે કે ગુરુ ડાર્કનેસ થી લાઈટ માં લઈ જાય ને ગુરુ અંધારામાંથી અજવાળામાં લઈ જાય ને हाँ नहीं जाए Yes, he said डार्कनेस नहीं होना चाहिए he takes from लाइट होना चाहिए he takes जिससे कभी कोई दुख नहीं होना yeah. कोई दुख नहीं होना लाइट से कोई दुख नहीं होता है वो डार्कनेस नहीं सब इधर लगता है इधर लगता है माथा सिर सिर रहता है In light there is no dukh, no pain, no suffering. When there is light, there is no suffering. When there is darkness, all these things happen, you know. All the suffering and pain and everything happens in darkness. Yeah, in ignorance or darkness. Yes, right. So in that respect, don't we look to him as our guru? આ તો દાદાગીરી એ એ દ્રષ્ટિએ અમે તમને ગુરુ તરીકે ના જાણી શકીએ તમે લાઈટ લાવો એટલે નહીં એ લઈ જાઓ છો લઈ ગયા છો તો કે એ દ્રષ્ટિએ તમે અમે ના માનીએ uh, uh, disciples. But it- it's all right for you to stickiness your guru because he has brought light. I'll in tell you. you simply, because he remains all the time in his soul. Soul is no, nobody's guru. અને ગુરુ થાય એટલે મારે ગુરુ દક્ષિણા લેવી પડે ફરજિયાત લેવી પડે ગુરુ થાય એટલે ગુરુ દક્ષિણા લેવી પડે ફરજિયાત અને ઉપર ગુરુ You થયો can, you can believe by your own but I, I never think that I am તો આખા જગતનો હજી right. શિષ્ય જ છું. On the ego <laughs> of, yeah, on the contrary Because he remains in the soul, your, he, he, he can see your soul. And there is a direct relation between his soul and your soul. So there is no relation of guru and disciple with you and him or with him. क्या खाता है क्या पीता है भगवान क्या है उसका बिजनेस क्या है सब बता देंगे हम देख के बोलता है वो भगवान हम देख रहे हैं सब वो भी वो डॉक्टर भी देख रहे हैं आपके अंदर भगवान देखता है क्योंकि दिव्य चक्षु है निर्विकल्प समाधि है निर्विकल्प समाधि Hmm, yeah. If you remain in Shatma, then you, you, are- you will be all the time. ગુજરાતમાં કયા કયા ગામની છું Navsari. બેન ગુજરાતની છે ને Navsari. ગુજરાતમાં કયા ગામની Yeah. નથી એવું નથી કહ્યું તું જાણતી નથી નથી અમારે વાંધો નથી છૂટ ના તમારી મરજી ની રસ્તો છે ને અહીંયા આપણી જોડે રહેતો આપણે તો કઈ મારે એવું છે જ નહીં કોઈ બંધન જ નહીં બધા છૂટા આવ્યા હું એમનો શિષ્ય છે બધા એટલે એ લોકો મને પછી મને ગમતું નથી નીચે પડી ના જાય અને આ મહારાજે પહેરાવે છે બાકી મને આજે ગાડી હાલ લાગશે ગાડી બેસીને ગાળવાની વસ્તુ લોકો પાછા મને શું કે દાદા તમને કેટલું બહુ છે આની બેન કે બહુ સુંદર લાગે છે એટલે ના પહેરીએ તો બધા પહેરાવે કરે મારું ઘરમાં કશું ના હોય એવું બધા અગિયાર માં હરા થઈ અહીંયા આવી ગયા નહી તારો તો પ્રેમ જોર કર્યો જગત પ્રેમ છે તારો રાતે દાદા એને મોકો બચાય એ ઘેર પધાર્યા કઈ વચન આપ્યું નહીં કલયુગમાં કાઢી લાવે સાચા ગુરુ તો સાચા ગુરુ કલયુગમાં કઈ લાવે સાચા ગુરુ કેવા હતા પેલા આમ શિષ્ય માર માર કરતો જતો ના માર માર કરે તો જતો અત્યારે ઉભા રહે કે દાદા આપો આજે દુઃખ હોય ત્યારે કોણ માર માર મારે ગમે તે કરે જેનો પણ સુખ તેમ નહીં આપી ભડકી ક્યાં જગ્યાએ પાછી મને બોલાવે ભડકી ગઈ પાછી ભગવાને ગુરુએ કહ્યું છે કે તમે ગમે ત્યાં ઠીક પ્રાપ્ત કરો તો હરકત નથી પછી વાંધો નથી અમે અને પછી તમે જોઈ લેજે મારી જોઈ જગ્યા જ નથી પણ આપણે તો શું જોઈએ મને તું કહું આપી દે પણ આ લોકો નક્કી કરે એ દિવસ આપી દે પછી અમારે એક જ દેશ ગોલ્ડન તમારું પુણ્ય ઉભરી ગયેલી છે માગો એ આપું જોતા પણ તે વખત આવું પછી વખત ગાડી ગાડી જતા રહે તો કાર મોટી હોય તો એમની કાર તો મોટી હોય જતા રહે તમારું બંધ થઈ જાય તેની અમે ગેરંટી આપીએ બેનું કલ્યાણ થઈ ગયું હું જાણું કોણ એને આગે છે ને કોણ ના કે છે એ હું જાણું સમજ ને તને સમજ ને એટલે વધુ ને એની તો ઈચ્છા બહુ છે છતાં પણ મેથી બે જાતના અભિપ્રાય હોય ઓપિનિયન હવે આ બેને રાખીએ ને જો પછી કેવું આ ભગવાન ભાઈ જાગ્યા એના જ ભગવાન જાગ્યા એના ભગવાન કહી જાઓ આ ખુલ્લું થઈ ગયું આ તારે હું એમાં ઘરે જાણવું એટલે તારે ક્યુટ અને પછી લેવાનું ક્યાં તમારે જ્યાં રહેતા હોય ત્યાં આઈ તો વેકેન્સી છે એ તો મતાવી ડબલ બેલ મૂકી તો મળ્યો તો ભાર ભાર લાગે નહીં કે બિલકુલ મગજ નો નહીં કોઈ વિધિ નહીં હારે હાથું રહે હાથું હવાનું કે ત્યાં દીખાવી હસતા છે આવું હા તને બોજો લેવા નથી નહીં સારી પ્રશ્ન ભિખારી પાસે બોજો છે તો જોયા કરો જોયા કરો ભિખારી બોજો છે ને તરફ નથી આનંદ જેમ તેમ જાણે પણ જાણે દીધું છે ઘોડાનો ભાગ માથે લઈને ઉપર ઘોડાનો જ છે બેનો બે સારી પેલી તરત તરત હરી ગઈ પછી પેલી નથી આવી ના આ તો ચોખ્ખું વિજ્ઞાન આ તો ચોખ્ખું વિજ્ઞાન તો હા તે બરાબર ચોખ્ખું વિજ્ઞાન તરત છૂટું ભગવાન પુરુષ અને સ્ત્રી દેવા છું સ્ત્રી છું બહુ જાતિઓ છે ઇન્ડિયન હોય છે છે ઇંગ્લિશ હોય ઇન્ડિયન શું ઇન્ડિયન ઇન્ડિયા બહુ જાતે હોય રામા હિન્દુ હિન્દુ હિન્દુ હિન્દુ હા હિન્દુ બહુ જાતે હોય છે રામા પટેલ પટેલ પટેલ માં સર્વતર ના ગઈ દક્ષિણ ગુજરાત માં મત્યા પટેલ મધ્યમ વખતે હતા અમારા વાળા છે છે ફાધર મધર છે સર એમને ફાધર મધર છે જિંદગી પોતાને મજા આવે છે જિંદગી મજામાં મજા આવે છે બધામાં જ મજા આવે છે ગાળ ગાળ કોઈ ગાળો પડે મજા આવે ખીચડી મગની દાળ સરપંચ નાના નાના હોય બધાને સુખ જોઈએ તારે સુખ જ જોઈએ ને દુઃખ ગમતો નથી ને કેટલી પ્રકારના સુખ થાય કે હું આ લઈ જઈશ મને આવે પછી આ રહું સુખ આ રહું સુખ આ રહું સુખ આવે એનું ભેગું કરે સુખ કલ્પિત સુખ સાચું સુખ હોય નહીં આ બધા કલ્પિત સુખ છે કેવા છે તારે કલ્પિત સુખ જાગેલું છે તે તમે ધરાવો તૃપ્તિ થાય એવું સુખ જે આપે એ ભગવાન તૃપ્તિ થાય ત્યારે પણ બીજા સુખી થાય એવું સુખ આપે એ ભગવાન ને તે સનાતન સુખ હોવું જોઈએ કેવું સનાતન સુખ નો રસ્તો સમજો છો એવર લાસ્ટિંગ સુખ એવર લાસ્ટિંગ હોવું જોઈએ લાસ્ટિંગ સુખ હોય ખરું એક આ તો કામનું જ નહીં કલ્પિત સુખો એટલે ભગવાન પોતે જ સુખ છે અને સુખ એમની મારફતે આપે સમજ ને એટલે ભગવાન બધી ચીજ આપે તારે ભગવાન ને મળવું છે શું વિચાર આવી છો નથી કરવાનો છો ડોક્ટર ડોક્ટર પૈસા કાઢી આપશે પેલા રાખ કાયમ જોઈએ કે બે દિવસ અઠવાડિયામાં પરમાનન્ટ અત્યારે સુખ નથી તને હે જે કેવા નાખી દઈ પેલું સરળ છે મને કેવા નાખી દઈશ તું ગટરમાં નાખી દઈશ મજા છે સારું બધી વિભાગની રસોઈ હોય મોઘાભાની કરીને રસ હોય ઘી ચોખ્ખું હોય બધું હોય અને પછી આટલું કડવી દવા પી અને કહે આપણને તો બધી તારી કાલે એને મારે આવતા કરવાનું છે જો રીક્ષા હટવે તો ભગવાન ગમે એવું કે રીત હારી અને થોડી ઘણી રીત થઈ વાત કરી હોય તો તમે દેખાડું કરી તારે હવે તો બધા બેઠી હોય અને કોઈ આવી કે છે શું તારું નામ નામ શું તો તને કઈ અસર થાય ખરી હા તે અસર તને ના થાય તો તું એ એ રીતે લખી અસર નહીં થાય તારે બંધ કરી છે કઈ અસર થતી એ રીતે રીતે જરા છે રીતે બંધ કરી તારી ઈચ્છા ના હોય તો ક્રોધ થઈ જાય છે ઈચ્છા ના હોય તો ક્રોધ થઈ જાય બોલો તારી શક્તિ ની વાત છે એટલે એવું બંધ કરીએ તો દાડો વાળી પણ બંધ થઈ માણસ કરી શકે માણસ નું ગમે છે તારી પાસે પેટીમાં શું શું છે તારી બેગમાં કશું છે કપડા બપડા કશું ના પડે કપડા છે સોના જણસો એ બધું તને યાદ કરું આટલું બધું યાદ રહે આ બધું ઈચ્છી ભગવાન સી રીતે યાદ રહે આ બધા સુખા પેલી મૂકેલા બધા ભગવાન તમારે તું તો જાણ ને આ માળા હતી આ અહીં હતી આમ હતી તેમ હતી હતા બધું જાણું તું ના કેરી એરી ભગવાન કઈ યાદ રહે ભગવાન કઈ જરૂર નથી કરતી વખતે શું થાય છે મગજ બધું ગમે મગજ બીજે બધા ગમે કેટલી વાર નામ દોષ બધાનું એક વાર અડધો કલાક કે કલાક અડતાલીસ કલાક હશે તે વખતે મન બીજી કઈ જતું રહે મન તો બહાર ના જતું રહે એની બહાર મન જતું ના રહે પણ ચીજ જતું રહે ચીજ ચીજ ભટકે તમે સમજો ને ચીજ ભટકે ભટકે એનું શું કારણ છે ભગવાન નામ જે મન ભટકે છે એનું શું કારણ છે મન લટલું પડી ગયું નહીં આ દૂધ દૂધ દૂધ લટલું પડી જાય આમ એવું લટલું પડી ગયું જાય વેલી કરી ઉપર વેલી કરે એટલે અંદર થાય લટલું પડી ગયું છે ના એવું નહીં લપટું પડ્યું તો વેલી કર્યા વેલી કરીએ તો એ ઠીક નહીં થાય સર કે હશે એટલે એવું નથી લપટું નથી પડી ગયું કારણ કે તું માં જવું અને બે હજાર ડોલર એક એક ડોલર સુધા સુધા આપે તો પછી ઘરમાં શું કે શીખવાડે એ કરું મન બગડ્યું નથી તું બગડેલું મન બગડેલું નથી મનને આપણે હજુ તો રેડી કરાવીએ આપણે બધી આપણે એટલે સીધી બગડેલી હોય તમે સમજ ને બગડે મન જો મન બગડી ગયું હોય તો ત્યાં આગળ થતે રૂપિયા જાય તો એવું થઈ જાય ડોલર ના થાય અને ડોલર પર પ્રીતિ છે એને ભગવાન પર પ્રીતિ તને કઈ પર પ્રીતિ છે સમજાય ને હું સમજાય આ જગત કોને બનાવેલું લાગે છે ભગવાન ભગવાન એ તો આખો જગત જાણે છે એમાં તે નવું શું જાણે એ તો નાના છોકરા કે ભગવાન બનાવ્યું શબ્દ કે ભગવાન બનાવ્યું દાડી વાળા કે ભગવાન ઉગડવા વાળા કે ધોરણ ઉગડવા વાળા કે બધા સાધુ સંતો બધા ભગવાન બનાવ્યું નાના છોકરા કે એ જ્ઞાન ઓપન થઈ ગયું આ મહત્વનું મહત્વ જ્ઞાન એ ભગવાન શું છે આ દુનિયા કોને બનાવી મહત્વ જ્ઞાન કહેવાય તે શું ઓપન થઈ ગયું છે છોકરા શું જાણી ગયા ના જે ઓપન થયેલું છે એ ભ્રાંતિ જ્ઞાન છે સાધુ જ્ઞાન નથી અને ભ્રાંતિ જ્ઞાન ની બહાર સાધુ સમજાઈ ગયા બીજા એ એમાં વાસ્તવિક જાણવું જોઈએ ના જાણવું જોઈએ તો ક્યાં સુધી ભણેલી આ તો કોકને જ જાણવાનું હોય બધાને ના જાણવાનું તો લોકોને કહી ના દઈશ પછી લોકોને કહી દઈશ તો લોકો પછી આ ચોરમાંથી માંથી બધું લઈ જશે લોકો કારણ ભગવાનની રીત છે તો સુધી આ લોકો રવા દીધા ચોર ભગવાન બીજા કોઈ કહી દઈ ને તો God is not created of શું છે વિજ્ઞાનથી ઉભું થયેલું કેવું ભગવાનને કશું કરવું ભગવાન ક્રિએટર બહાર નથી માટલા ગયા કરે બે શું માની પણ છતાં એના માટે બરોબર છે નહીં ખબર આ ચોર બધું હવે આ ભગવાન નથી હવે નિરાશ થઈ ગઈ બરોબર હવે કે ધોઈ કહી જાય છે એટલે God is not created of this world at all. God is created correct by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. Factory જાણવું તો નથી કે શું કહે સમજાયું તને તારે બધું જાણવું છે બધું અને અંદર શાંતિ કાયમ નહીં રહે એવું કરવું શાંતિ પછી થઈ ગયા પછી આ તારો ખર્ચો બંધ થઈ જશે ઓછો થઈ જશે તે શું કહીશ આ ચોરવાનું તો ગ્રાહકી ઓછી થશે લઈને ચોરવાની નથી ગયા બહાર ભટક ભટક કર્યા આ મીના તો એ એના ફાધર રીતે એનો કરાયો છે એવી આપી સુધી જોઈ લે હા એનું બહુ ચાલતી એક તો એ પોતાને નુકસાન કરે આપણને નુકસાન કરે તો ડોલરનું નુકસાન થાય એટલે ડોલરનું નુકસાન થાય પણ જાતનું નુકસાન કેટલું અને ડોલર એ ગળા છે કારણ વાત તમારે મને સર પૂછે દાદાજી આ લઈ આવ્યું આ લઈ કચરાવા નથી